तथा जैसे आधिदैविक देवी रूप गंगा है वैसे ही परब्रह्म श्री कृष्ण है અને જેવી રીતે આદિદૈવિક ગંગાજીનું દેવી સ્વરૂપ છે તેવી જ રીતે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે आदि परब्रह्म श्री कृष्ण हूँ आदिदैविक स्वरूप है तामे हूँ यहाँ इतनो और कहो जाए जगत तो सत्वादि गुणन के भेद सु तीन प्रकार को है અહીંયા દસમા શ્લોકથી દસમા શ્લોકનું અહીં ચાલુ કર્યું છે કે જગત હલો જગત તો સત્વાદી ગુણના ભેદથી ત્રણ પ્રકારના છે તાસુ વા જગત કે અધિષ્ઠાતા બ્રહ્મા વિષ્ણુ ઓર શિવ લોક મેં ઉપાસ્ય દેવતા કહે હૈ અને આ ત્રણ ગુણના ત્રણ દેવતા અધિષ્ઠાતા દેવતાઓ છે બ્રહ્મા વિષ્ણુ અને શિવ જે લોક આ લોકમાં ઉપાસ્ય દેવતાઓ એટલે જે દેવતા ઉપાસના થાય ઉપાસના કરાય છે એવા દેવ છે ઓર અક્ષર બ્રહ્મ મેં શ્રી કૃષ્ણ હિ સેવ્ય દેવતા માને હૈ પણ અક્ષર બ્રહ્મના દેવતા અથવા દૈવી સ્વરૂપ દૈવી સ્વરૂપ આદિદૈવિક સ્વરૂપ તો શ્રી કૃષ્ણ જ છે અર્થાત બ્રહ્મજ્ઞાની મુક્ત જીવકું ભજવે લાયક તો શ્રી કૃષ્ણ હૈ એટલે કે જે લોકોને અભેદ બુદ્ધિ થઈ ગઈ છે કે જેને બધે બ્રહ્મ દેખાય છે જે બ્રહ્મ જ્ઞાની છે તેને માટે તો ભજવા લાયક અથવા જે આત્માવાન છે તેના માટે તો ભજવા લાયક શ્રી કૃષ્ણ જ છે ટીકા કરું છે કે આ ભાવાર્થનું પહેલા આને સમજાવો એકવાર તમને જેટલું સમજાયું હોય હા આગળ આગળના શ્લોકમાં તો ગંગાજી અને અક્ષર બ્રહ્મ એ બેનું કમ્પેરિઝન કર્યું છે એમનું આધિભૌતિક આધિદૈવિક અને આધ્યાત્મિક સ્વરૂપનું એના પછી અહીંયા એવું કહ્યું છે આ શ્લોકમાં કે જગતમાં ત્રણ ગુણો છે રાજસ તમસ અને સાત્વિક અને તેના અધિષ્ઠાતા દેવો બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે જે આ લોકમાં ઉપાસ્ય દેવતા છે એટલે ત્રણ જ ઉપાસ્ય દેવતાઓ છે લોકમાં અને તે આ ત્રણ ગુણોના ત્રણ દેવતાઓ છે પણ એ અક્ષર બ્રહ્મા અક્ષર બ્રહ્માના તો શ્રી કૃષ્ણ જ દેવતા છે અને જે બ્રહ્મજ્ઞાની થઈ જાય છે અથવા જે મુક્ત જીવ છે કે જેને લોક આ લોક કે પરલોકની કોઈ જ ઈચ્છા નથી તે આત્માવાન ને તો ભજવા લાયક શ્રી કૃષ્ણ જ છે ઠીક છે કરો ટીકામાં જે પણ થોડું ડિટેલ એમાં આવી જશે એટલે અહીંયા એનો વિસ્તાર કરવાની જરૂર નથી બોલો રાજા હા બોલો અક્ષર બ્રહ્મ મેં શ્રી કૃષ્ણ સેવ્ય દેવતા માને હે તો અક્ષરબ્રહ્મ તો ખરી પુરુષોત્તમ નું રહેવાનું સ્થાન જ ને એમ એટલે હા પણ નિરાકાર બ્રહ્મ તરીકે એમની ઉપાસના પણ થાય છે ને પણ બુદ્ધિમાન વ્યક્તિ મહાપ્રભુ સજેસ્ટ એ કરી રહ્યા છે કે એ આધ્યાત્મિક સ્વરૂપ છે આદિદૈવિક સ્વરૂપ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે એટલે જો સેવન કરવું હોય તો અક્ષર બ્રહ્મ નું ન કરીને પુરુષોત્તમ નું કરવું જોઈએ એમ બાકી હવે ટીકામાં આવશે ત્યારે સમજાઈ જશે થોડું વિષય હા રાજા हाँ हाँ जैसे गंगा जी को प्रवाह रूप जल है तैसे ये सब जगत है जैसे पाप मिटाईवे में तथा फल देवे में समर्थ तीर्थ रूप गंगा जी है तैसे अक्षर ब्रह्म है और जैसे मूर्ति वाली गंगा जी देवी है तैसे श्री कृष्ण है इतने गंगा जी को જેવી રીતે ગંગાજી પ્રવાહરૂપ જલ છે તે એમનું આદિભૌતિક સ્વરૂપ છે એવી જ રીતે આ જગત છે જેમ ગંગાજીનું તીર્થરૂપ મહાત્મય છે કે જે પાપ મિટાવવામાં અને ફળ દેવામાં સામર્થ્ય છે ગંગાજીનું તેવું જ અક્ષર બ્રહ્મનું સામર્થ્ય છે અને જેવી રીતે મૂર્તિવાળી અથવા દૈવી સ્વરૂપ ગંગાજી છે તેવી જ રીતે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે इतने गंगा जी को दर्शन जिनको भयो होए तिनको प्रवाहित होतो जल भी जल ही गंगा जी को स्थान है ऐसो જ્ઞાન હોય હે તાસુ અનિશ્ચિત ઈચ્છા અનુસાર વ્યવહાર હોય હે એટલે જેને ગંગાજીના દર્શન દેવી રૂપે કર્યા હોય તેમને પ્રવાહિત જલમાં પણ ગંગાજી જ દેખાય છે અને એવો એમને જ્ઞાન હોય છે કે આ પણ દેવી સ્વરૂપે એટલે આ ગંગાજી છે તે દેવી સ્વરૂપે જ છે અને માટે એની સાથે અનિશ્ચિત ખરાબ વ્યવહાર અથવા માનપૂર્વક વ્યવહાર કરે છે ખરાબ વ્યવહાર નથી કરતા और तीर्थ के दर्शन में अन्य सु अधिक पने को ज्ञान હું હોત હૈ અને જે મહાત્મા જ્ઞાન જે બીજા બધાને થતું હોય એનાથી વધારે ગંગાજીના જેને દર્શન થયા હોય તેને એમનું વધારે ગંગાજી માટે વધારે માન અથવા વધારે થઈ વધારે માન થઈ જાય જેને ખાલી મહાત્માય પૂર્વક તીર્થના દર્શન કર્યા હોય એનાથી હા तैसे ही भगवत स्वरूप तथा गुरु प्रभुति करके जिनको जगत में भगवान के दर्शन भय हैं तिनको सब जगत में प्राणी मात्र में भगवत भाव की स्फूर्ति હોય है એવી જ રીતે જેને ભગવત સ્વરૂપ તથા ગુરુ પ્રભુતિ આ જે ગુરુ પ્રભુતિ સમજમાં નહીં આવ્યું વગેરે પ્રવૃત્તિ એટલે વગેરે હા એટલે ભગવત સ્વરૂપના દર્શન થયા હોય તથા ગુરુ વગેરેના દર્શન કર્યા હોય એમ तैसे ही भगवत स्वरूप तथा गुरु प्रवृत्ति करी के जिनको जगत में भगवान के दर्शन भय हैं तिनको सब जगत में प्राणी मात्र भगवत भाव की स्फूर्ति હોય है એટલે એવી રીતે ગુરુ પ્રવૃત્તિ મતલબ કે મહાપ્રભુજી વગેરે બીજા પણ આચાર્યો જે લોકોને આ જગતમાં ભગવાનના દર્શન થયા છે એમને આ બધું જ જગતમાં એટલે પ્રાણી માત્ર ભગવત ભાવની સ્ફૂર્તિ હોય છે થાય છે ओके અને और अक्षर ब्रह्म में ज्ञानी જ્ઞાનીન કે મોક્ષ સુહું અધિક ભગવત ભાવ પને કો જ્ઞાન હોય ये ફલ હોય હે અને અક્ષર બ્રહ્મમાં પણ જેમ જ્ઞાનીને અક્ષર બ્રહ્મનું જેટલું જ્ઞાન થાય અથવા જેટલું સન્માન થાય એનાથી વધારે જેને ભગવત ભાવ પનેનું જ્ઞાન થયું હોય એને એને એનાથી વધારે ફળ મળે છે और जिनको गंगा जी को दर्शन ना ही भयो है पर आप श्रद्धा वाले हैं वे जल में श्रद्धा सहित स्नानादि व्यवहार करे हैं और तीर्थ કરી કે જલ में અન્ય સુ અધિકતા કો જ્ઞાન રૂપ ફલ ક્રમસુ હોય है એવી જ રીતે જેને ગંગાજીના દૈવી સ્વરૂપે દર્શન ના થયા હોય પણ એમ ગંગાજીના પ્રવાહમાં અને શ્રદ્ધા હોય અને એ શ્રદ્ધા સાથે જ એ લોકો સ્નાનાદિ વ્યવહાર ગંગાજીના જલ સાથે કરતા હોય તો પણ એમને તીર્થનું જે મહાત્મય છે અથવા તીર્થનું જે ફલ છે એનાથી પણ એમને અધિક ફલ મળે છે बराबर से चीजें हाँ बराबर यही प्रकार से जगत में भगवान के दर्शन जिनको ना ही भय हैं और आप श्रद्धा वाले हैं तिनको भगवान के स्वरूपाधिकन में श्रद्धा पूर्वक સેવાદી વ્યવહાર હોય है એવી જ રીતે ભગવાનના દર્શન આપણને આ જગતમાં ન થયા હોય પણ આપણે શ્રદ્ધાવાળા હોઈએ તો ભગવાનના અને ભગવાનના સ્વરૂપ આદિમાં શ્રદ્ધા હોય તો આપણો વ્યવહાર સેવા અને વ્યવહાર એ પણ જ્ઞાનીના મોક્ષથી અધિક ઓર જ્ઞાની કે મોક્ષો અધિક પનેસુ અક્ષર બ્રહ્મે ભગવાન કે ધામ પને પરોક્ષ જ્ઞાન હોય હે તો એવા એવી વ્યક્તિઓને પણ જ્ઞાનીના મોક્ષથી વધારે અને અક્ષર બ્રહ્મ પણ ભગવાનનું ધામ છે એવું જ્ઞાન થાય છે અને એમનું એ ફળ જ્ઞાનીના મોક્ષથી વધારે છે તામે આધિ દૈવિક કે દ્રષ્ટાંત કે વિચાર મેં હું या सिद्धांत यह कहो जाए है जो जगत तो त्रिगुणात्मक कहो है હવે આધિદૈવિકનું જે દ્રષ્ટાંત આપ્યું એમાં આ પણ કહ્યું છે કે જગત તો ત્રિગુણાત્મક છે ક્યાં જો તીન સ્વભાવ વાળો પ્રકટ ભયો હૈ કે ત્રણ સ્વભાવ છે રાજા તામસ અને સત્વ तासु अक्षर ब्रह्म के अंशरूप ब्रह्मा शिव और विष्णु ये तीनों तीन गुण के नियामक भगवान ने किए हैं એટલે બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણેય દેવતાઓ પણ અક્ષર બ્રહ્મના અંશ રૂપ છે અને તેને ભગવાને આ ત્રણ ગુણોના નિયામક દેવતા બનાવ્યા છે સો કર્મ પુરાણાદિકન મેં આધે દૈવિક બને શું કહે હે જે કર્મ પુરાણમાં અને બીજા બીજા પુરાણોમાં આધિક દૈવિક આધિ દૈવિક છે એવું કહેલું છે કુર્મ પુરાણ સોરી કુર્મ પુરાણમાં કહેલું છે આધિદૈવિક છે આ ત્રણ દેવતાઓ એવું કહ્યું છે પરંતુ ભગવાન ને હી જૈસે કિયે હૈ તાસુ ભગવાન એક હી નિયામક હૈ પણ એમનું આધિદૈવિકપણું જે છે તે એમને પરબ્રહ્મ શ્રી કૃષ્ણએ આપેલું છે એટલે ભગવાન તેમના નિયામક છે આ ત્રણ દેવતાઓ ત્રણ ગુણોના નિયામક છે અને એ ત્રણ દેવતાઓના નિયામક પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે ત્રિગુણાત્મક જગત કે નિયામક જૈસે त्रिगुणाभिमानी ब्रह्मादिक तीनों को भगवान ने किए हैं तैसे अक्षर ब्रह्म में नियामक भगवान ही है ऐसे युक्ति करके निश्चय कियो है આ ત્રિગુણાત્મક જગત છે તેના નિયામક આ ત્રણ ત્રણ છે બ્રહ્મા વગેરે ત્રણ દેવતાઓ છે અને એ ત્રણનું ભગવાને અક્ષર બ્રહ્માથી જ એમનો અંશ પ્રગટ કર્યો છે માટે ભગવાન જ બધી વસ્તુના નિયામક છે જગતમાં જે કંઈ પણ છે બધાના નિયામક ભગવાન છે એવું ઇનડાયરેક્ટલી સમજાવ્યું છે હા મતલબ અહીંયા જે બેઝિક આગળના શ્લોકમાં ભૌતિક આધ્યાત્મિક અને આભિદૈવિક આ ત્રણ સ્વરૂપોનું નિરૂપણ થયું એમાં ક્વેશ્ચન એ થયું અહીંયા ખાસ કે જગત માટે તો એમ કહેવાય છે કે આ ત્રિગુણાત્મક છે અને બ્રહ્મા વિષ્ણુ અને શિવ એની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે આ ત્રણેય દેવતાઓનું સ્ટેટસ ક્યાં આદિભૌતિક આધ્યાત્મિક અને આદિદૈવિક ત્રણ સ્ટેજમાં તો આ ક્યાંય આવ્યા નહીં તો એમને ક્યાં સમજવા એ વિષયમાં અહીંયા ક્લિયરિટી કરી છે કે જગત જે છે એને ત્રણ રૂપે કહેવાયું છે કે એ તો સાત્વિક રાજસ અને તામસ ગુણ વાળું છે અને એના નિયામક બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણ દેવતાઓ છે તો અહીંયા ટીકાની અંદર પણ એ વાતની અહીંયા ગોસાઈજીએ બતાડી કે અક્ષરોમાંથી આ દેવતાઓ પ્રકટ થયા છે ભગવાનની ઈચ્છાથી એની અંદર ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાનું ડિપાર્ટમેન્ટ ભગવાને આ ત્રણ દેવતાઓને સોંપ્યું છે અને જેમ ઇન્દ્ર વરુણ સૂર્ય અગ્નિ વગેરે દેવતાઓ છે એના કરતા આ થોડા ટાઈપ મતલબ કમ્પેરેટિવલી પરમેનન્ટ દેવતાઓ છે અને એમને ભગવાન તરીકે પૂજવામાં આવે છે પણ ભગવાનની ઈચ્છાથી એમની અંદર પાવર છે એમને સર્વે સર્વા નહીં માનવા જોઈએ એમનું પણ આધિદૈવિક સ્વરૂપ તો ભગવાન પોતે છે એ વાત અહીંયા સમજવી જોઈએ ને ખાસ આમાં જે બીજી વાત આવી એ છે કે અક્ષર બ્રહ્મ મતલબ કે ફલ પ્રાપ્તિના વિષયમાં અહીંયા વાત છે કે સામાન્ય એક એક્ઝામ્પલ દઈને સમજો ગંગાજીના ઉદાહરણમાં જ કે જે વ્યક્તિને ગંગાનું જલ મળે છે ભૌતિક સ્વરૂપ મળે છે એને ચલો ફિઝિકલ મજા આવતી હશે ચલો ઠંડુ પાણી છે આમ તેમ તો એક એન્જોયમેન્ટ મળે જેને આધ્યાત્મિક સ્વરૂપ મળે મતલબ તીર્થ રૂપ મળે તો એને મુક્તિ મળે ને ત્રીજો જે વ્યક્તિને પ્રેમ દ્વારા ગંગાજીનું આદિદૈવિક સ્વરૂપ પ્રાપ્ત થઈ જાય છે તો એને ભૌતિક અને આધ્યાત્મિક તો મળી જ જાય છે એમાં તો કોઈ શંકા નથી એટલે કે જે વ્યક્તિને આધિભૌતિક સ્વરૂપ મળ્યું એને આધ્યાત્મિક અને આધિદૈવિક નથી મળ્યા જેને આધ્યાત્મિક મળ્યું એને ભૌતિક અને આધ્યાત્મિક મળ્યા પણ આધિદૈવિક નથી મળ્યું પણ જે વ્યક્તિને આધિદૈવિક ફલ મળી જાય છે એને તો આ બધું એના હાથમાં જ છે તો એ રીતે અહીંયા પણ સમજવું કે જે વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે અક્ષર બ્રહ્મમાં એ પણ આજે પરબ્રહ્મથી તો દૂર જ છે પણ જે વ્યક્તિને પરબ્રહ્મ શ્રી કૃષ્ણ મળે છે એને મુક્તિ પણ મળી અને સંસાર પણ મળ્યો સંસારનું સુખ પણ મળ્યું એમાં કોઈ શંકાને સ્થાન નથી તો ભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપ આ ત્રણ મુખ્ય સ્વરૂપ છે જે વ્યક્તિને આધિદૈવિક સ્વરૂપ મળે છે એને તો બધા જ ફલ મળી ગયા એવું સમજવું જોઈએ એટલે એ વ્યક્તિની જે પ્રતીતિ છે કે એ વ્યક્તિને મળતું ફલ જે છે એ સૌથી શ્રેષ્ઠ છે એ વાતને અહીંયા સમજવી જોઈએ બરાબર અને અહીંયા જે એક બીજી શંકા છે એનું નિવારણ ટીકામાં કર્યું છે એ છે કે જે વ્યક્તિને કેમ કે અક્ષર બ્રહ્મમાં જ્ઞાનીનું પણ લય થાય છે અને પુષ્ટિમાર્ગીને પણ એ અક્ષર મતલબ કે વૈકુંઠ એ અક્ષર બ્રહ્મ જ છે એમાં જ એની મુક્તિ પણ થાય છે તો બંનેની મુક્તિમાં ભેદ શું એ વાતની એ સમજવી છે કે જે વ્યક્તિ જ્ઞાની છે મતલબ જે જ્ઞાન માર્ગી છે કે જેને અક્ષરોમાં મુક્તિ મળે છે એને કેવલ એ વ્યક્તિ અક્ષરબ્રહ્મની અંદર એનું સતચિત અને આનંદ લીન થઈ જાય છે એનું કોઈ અલગથી અસ્તિત્વ બચી જતું નથી એમાં લીન મળી જાય છે જેવી રીતે આપણે એમ કહીએ ને ઇન્સાન મિટ્ટી સે આયો મિટ્ટી મેં મિલ ગયા તમે જ્યાંથી પેદા થયા ત્યાં તમે લીન થઈ ગયા એ જીવનું અલગ અસ્તિત્વ બચતું નથી તો જ્ઞાનીની મુક્તિ કંઈક આ જાતની હોય છે ભલે એ અક્ષરબ્રહ્મમાં થાય છે તો પણ અને ભલે વૈકુંઠમાં એટલે કે અક્ષરબ્રહ્મમાં આજે જીવની પણ ગતિ થતી હોય તો પણ પુષ્ટિજીવને ત્યાં નૂતન દેહ મળે છે ને ત્યાં એને પ્રભુની ઈચ્છાથી ઠાકોરજી જે સેવા એની પાસે અંગીકાર કરવા માંગે તે સેવા એ જીવ ત્યાં વૈકુંઠમાં રહીને કરે છે એ મુખ્ય વાતને અહીંયા સમજવું જોઈએ કે આ રીતે અક્ષરબ્રહ્મમાં લીન જ્ઞાની પણ થાય છે અને અક્ષરોમાં જ મુક્તિ પુષ્ટિ જીવની પણ થાય છે પણ એક મેં ભગવાનનું આધિદૈવિક સ્વરૂપ મળે છે અને જ્ઞાનીને કેવલ આધ્યાત્મિક સ્વરૂપ મળે છે એ વાતની અહીંયા સમજવી જોઈએ એટલે સ્વામીજી જેવું થાય છે જે જ્ઞાની ને કે લીન જ સત્વરજમાં નહીં એ લીન થઈ જાય ભગવાન મતલબ અક્ષરોમાં એટલે સત એનું સતમાં જતું રહે બ્રહ્મના અને ચિત્ત એનું ચિત્તમાં જતું રહે ને જીવ ભગવાનમાં લીન થઈ જાય સોરી અક્ષરોમાં લીન થઈ જાય અને પુષ્ટિજીવને કમ્પેરેટિવલી એ ફરક પડે છે કે ને ત્યાં નૂતન દેહ મળે છે અને ભગવાનની સેવા કરે છે લીન થઈને એની કોઈ અનુભૂતિ બચી નથી જતી એવું નથી થતું એટલે પુષ્ટિજીવને અનુભવ થાય હા પુષ્ટિજીવને તો અનુભૂતિ છે ફળની જે અવાંતર ફળ થયું કેવાય ને કોના માટે પુષ્ટિ જે પૂર્ણ પુરુષોત્તમ જેને આધિદેવિક સ્વરૂપ જેને મળ્યું છે એના માટે આ બંને અવાંતર ફળ થશે ને હા એના માટે તો આનુષંગિક ફળ છે હા અહીંયા જે એવું લખ્યું છે કે જૈસે પવિત્ર કરવેવાળી સામર્થ્ય રૂપ ગંગા હે તૈસે શક્તિમાન અક્ષર બ્રહ્મ હૈ તો અહીંયા અક્ષર બ્રહ્મનું જે સામર્થ્ય કહ્યું છે તે કઈ રીતનું સામર્થ્ય હશે ક્યાં લખ્યું છે અહીં ભાવાર્થમાં ત્રીજી લાઈનમાં છે જૈસે પવિત્ર સામર્થ્ય રૂપ ગંગા હે તૈસે સર્વશક્તિમાન અક્ષર બ્રહ્મ હે એટલે અક્ષર બ્રહ્મનું સામર્થ્ય મુક્તિ આપવામાં અચ્છા જે જે આપણે કીધું પુષ્ટિજન આનુષંગિક ફળ એ કેવી રીતે લેવાનું મુખ્ય ફળ તરીકે ના થઈ જાય કે નૂતન દેહ મળે ભૌતિક લેવલ નું ફળ આનુષંગિક કહેવાય ને એ બરાબર એમ એ તો મુખ્ય ફળ છે પણ આ બંને ફળ આનુષંગિક છે એ અને બીજું જે અહીંયા લખ્યું છે જગત તો સત્વાદી ગુણન કે ભેદ સુધી પ્રકાર કો હે તો આમાં જે ગુણનનો ભેદ છે તે ખાલી ચૈતન્ય સ્વરૂપો માટે જ છે કે ટોટલ જગત માટે જ આ ભેદ બધા બધી જ જળ ચેતન ઉત્પત્તિ જ પ્રકૃતિમાંથી છે ને પ્રકૃતિમાંથી જળ અને પુરુષમાંથી ચૈતન્ય એટલે જળ અને ચેતન બધામાં જ એ ગુણ હોય છે હા બધામાં જ અચ્છા પ્રશ્ન છે હા બોલો દાદાના દંડવત પ્રણામ સંકેત બોલું છું હા બોલો હવે ટીકાની અંદર આ જે બીજો પેરેગ્રાફ છે એમાં નવમી કે દસમી લાઈન છે क्या ही प्रकार तो जगत में भगवान के दर्शन जिनको नहीं भय है और आप श्रद्धा वाले हैं जिनको भगवान के स्वरूपादेशन में श्रद्धा पूर्वक सेवादी व्यवहार हो है और ज्ञानी के मोक्ष को अधिक पड़े तो अक्षर ब्रह्म में भगवान के धाम पने को परोक्ष જ્ઞાન હોય એટલે આમાં ના પડી શું કહેવા માંગે છે આનો મતલબ એ કે આપણે ત્યાં એમ કહેવાય છે કે જેમ આપણે એમ કહીએ છીએ કે આપણું ઘર નંદાલય છે તો એ તો બરોબર વાત છે પણ આપણે ત્યાં એ વાતની માન્યતા છે કે આપણું ઘર પણ અક્ષર બ્રહ્મ છે કેમ કે ભગવાનનું ધામ અક્ષર બ્રહ્મ છે તો આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે આપણું ઘર અક્ષર બ્રહ્મ છે તો ભલે આપણને આધ્યાત્મિક સ્વરૂપથી કોઈ લેવા દેવા નથી ને આદિદૈવિક સ્વરૂપથી આપણને મતલબ છે ને આદિદૈવિક સ્વરૂપની આપણે ઉપાસના કરી રહ્યા છીએ તો પણ આ જગતમાં રહેતા રહેતા ભગવાનના દર્શન નથી થયા પણ જે સ્વરૂપની આપણે સેવા કરી રહ્યા છીએ એ સ્વરૂપની આધિદૈવિકતાને આપણે જાણીએ સમજીએ છીએ એના કારણે અક્ષરબ્રહ્મની મતલબ કે આધ્યાત્મિકતાની સામર્થ્યની તીર્થરૂપતાની કે મહાત્મ્યનું જ્ઞાન આપણને આપણા ઘરમાં પરોક્ષ રીતે થાય છે સમજાયું હા બોલો અર્થાત બ્રહ્મ શ્રી કૃષ્ણ એ સેવ્ય દેવતા માને એ તો બરાબર છે અર્થાત બ્રહ્મજ્ઞાની મુક્ત જીવ કો ભજ્યો લાયક તો શ્રી કૃષ્ણ એ તો બ્રહ્મજ્ઞાની સિવાય કૃષ્ણ ના પૂછી શકે એવું એનો મતલબ શું થયો પરબ્રહ્મ તો ઉપાસના કરે છે તો મહાપ્રભુજી કે અક્ષર બ્રહ્મનું પણ સામર્થ્ય તો પરબ્રહ્મના કારણે છે એટલે જ્ઞાની ભલે અત્યારે એના માટે ફોકસ અક્ષર બ્રહ્મ હોય સજેશન વાત છે અહીંયા કે પણ ભજવા યોગ્ય તો કૃષ્ણ છે અક્ષર બ્રહ્મ નથી કેમ કે અક્ષર બ્રહ્મ પણ જેમ ચંદ્ર છે અને સૂર્ય છે પરબ્રહ્મ સૂર્યનું કામ કરે છે અને અક્ષર બ્રહ્મ જે છે ચંદ્ર જેવું છે કે સૂર્ય પ્રકાશ આપે ત્યારે ચંદ્ર ચમકે એમ એટલે જે વ્યક્તિ જ્ઞાની છે એની નજર તો ક્યાં છે અક્ષર બ્રહ્મ ઉપર એને પરબ્રહ્મ થી મતલબ જ નથી એ વાતને મહાપ્રભુજી કહે છે કે તો પણ એના ભજવા લાયક તો પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે મુક્ત જીવ મતલબ કે જે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કરે છે એ જીવ એટલે મહાપ્રભુ સજેસ્ટ એ કરવા છે કે એને જે ફલ મળ્યું એ પણ અધૂરું છે એનાથી પણ આગળ હજી ઓર એક શ્રેષ્ઠ ફળ છે જ્યાં સુધી એ વ્યક્તિ હજી પહોંચ્યો નથી ભલે એમ સમજે કે મને તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફળ મળ્યું પણ મુક્તિ એ શ્રેષ્ઠ ફળ નથી એનાથી પણ આગળ વધીને ફળ છે હા બોલો આપણે જે જગતની અંદર રહીને શ્રદ્ધાપૂર્વક શ્રી કૃષ્ણની સેવા કરે કે શ્રી કૃષ્ણનું ભજન કરે અને એને એમના સાક્ષાત્કાર જગતમાં થઈ જાય તો એને કયા પ્રકારનો ફળ કહેવાશે એને પછી અક્ષર બ્રહ્મ કે બધાની ભાવના રાખવાની જરૂર નથી રહેતી ને પછી ભાવના આપણે રાખતા નથી પણ જેવી રીતે આપણને કોઈ વસ્તુ ફ્રીમાં મળી જાય તો આપણે લેવા નથી ગયા પણ મળી ગઈ ને એવી રીતે અક્ષર બ્રહ્મ મળી જાય છે આપણું ફોકસ તો પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ઉપર છે ને જગતમાં રહેતા પરબ્રહ્મ ની જે અનુભૂતિ થાય છે આદિદૈવિક લેવલ નું ફલ છે એટલે આપણે અલૌકિક સામર્થ્ય કહી શકીએ અને જગતની અંદર જ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ છે હા એ અલૌકિક સામર્થ્ય છે હલો જે હા બોલો બીજી લીટીમાં એવું લખ્યું છે કે એસો જ્ઞાન હોય છે હોય છે સાચું અનિશ્ચિત ઈચ્છાનુસાર વ્યવહાર હોય એટલે અનિશ્ચિત ઈચ્છાનુસાર વ્યવહાર એટલે એ મેં કાલે સમજાવ્યું તો કોઈને યાદ હોય તો બોલો એ જળનો દુરુપયોગ ના એક એક વારા ભરતી બોલો આલોચી બોલે છે એ જળનો દુરુપયોગ ના થાય એને આપણે ખરાબ કાર્યની અંદર એ જળનો ઉપયોગ ન કરવો જોઈએ એ અનિશ્ચિત વ્યવહાર થયો જળ જોડે નહીં એવું નહીં અહીંયા એ વાત છે કે જે व्यक्ति में तिनको प्रवाहित हो तो जल ही गंगा जी को स्थान है ऐसो ज्ञान होए है तो अनिश्चित इच्छानुसार व्यवहार હોય હા મતલબ સમજવાની વાત એ કે એ વ્યક્તિને એ જલની અંદર જો આની અંદર તમે કાર્ય અને કારણને સમજો કારણ એ છે કે એને આધ્યાત્મિક સ્વરૂપનું જ્ઞાન થયું છે ને એને કેવલ ભૌતિક નથી માનતો અને કાર્ય એ છે કે એના કારણે એનો વ્યવહાર એ જાતનો બને છે કે જે શાસ્ત્ર અનુસાર ગંગાજીની મર્યાદાને સ્થાપિત કરે છે જે રીતે તીર્થ વગેરેના નિયમ છે કે તીર્થમાં આ રીતે રહેવું જોઈએ અને આ રીતે બિહેવ કરવું જોઈએ કે તીર્થની અંદર જાઓ તો તમે આ રીતે મતલબ તીર્થથી દૂર રહેવું જોઈએ બધી વસ્તુ બ્રહ્મરૂપ છે એસો અર્થ યથાર્થ જ્ઞાનરૂપ અનુભવ હોવે શું એટલે આ રીતે જ્ઞાને જ્ઞાન થાય કે અનુભવ થાય કે આ દરેક વસ્તુ જગતમાં સર્વરૂપ બ્રહ્મરૂપ છે જ્ઞાની હું अपने आत्मा में पर ब्रह्म श्री कृष्ण को दर्शन करे એટલે જ્ઞાની પણ પોતાના આત્મામાં પર બ્રહ્મ શ્રી કૃષ્ણના દર્શન કરે છે ક્યોંકि આત્મા સહિત સર્વ જગત અક્ષર રૂપ है એટલે આત્મા સહિત સર્વ જગત બ્રહ્મ અક્ષરરૂપ છે અને અક્ષર તો પ્રભુમાં પ્રભુનું રહેવાનું ધામ છે સાધુ એસે જ્ઞાની કો આત્મા મેં સહજે તેથી અક્ષર તો પ્રભુના રહેવાનું ધામ હોવાથી અક્ષર જ્ઞાનીને આત્મામાં પ્રભુના દર્શન થાય એ તો એક સામાન્ય વાત છે સહજ વાત છે હવે ટીકા છે એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે જેવી રીતે આગળના શ્લોકમાં જે આગું આપ્યું કે ભાઈ અજ્ઞાની હોય જે જીવ એને આ છિદ્રની માફક બધા થાય અજ્ઞાનીને કે પોતે અંશરૂપ નથી ને ઠાકોરજીને અણુ નથી હવે અહીંયા એવું સમજાવે કે જે હવે જે જ્ઞાની છે કે અક્ષર ઠાકોર જેને ખબર પડી કે હવે ઠાકોરજી જ છે ને જેને કોઈ અલગ વસ્તુ નથી માનતો કે ભાઈ ઠાકોરજી જ હું પોતે ઠાકોરજી અંતરૂપ છું એવી રીતે અહીંયા કહે છે કે ગંગાજીના તીર્થમાં તીર્થ પર રહેનારો જીવ ગંગાજીના પ્રવાહમાં કે તીર્થમાં કે મૂર્તિમાં એક જ ભાવ વાળો છે અને ગંગાજીના દર્શન એને દેવતા રૂપ થાય છે તેઓ જે અને જે આ પ્રકારથી જે જીવ અને અવિદ્યાનો નાશ થવાય થાય છે અને સર્વ વસ્તુ બ્રહ્મરૂપ દેખાય છે અને અનુભવ થાય છે અને અને પોતાના આત્મામાં પરબ્રહ્મના શ્રી કૃષ્ણના દર્શન થાય છે એટલે આ વસ્તુ એક અક્ષરગ્રાહીને પણ આ વસ્તુ સહજથી પોતાના આત્મામાં થાય છે હવે દીકા હા બોલો હા જીજી હા બોલો બોલો જ્ઞાની છે જે હા જે આત્મામાં પરબ્રહ્મના કૃષ્ણના દર્શન થાય છે એટલે એ અક્ષર બ્રહ્મ થી પરબ્રહ્મ નું થયું એ જ્ઞાની તમે ક્યાં વાંચ્યું છેલ્લી લીટી. છેલ્લી લીટી. પાવરમાં हाँ और अक्षर तो प्रभु के रहवे को धाम है तासु ऐसे अक्षर ज्ञानी को आत्मा में प्रभु के दर्शन હોનો સહજ છે એટલે એ આત્માના એટલે કે અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણ અને એમનું ધામ પોતાની આત્માને પણ અક્ષર સ્વરૂપ સમજે છે એમ હાજી એટલે એને એની અંદર ભગવાનનું જ્ઞાન થાય તો એ સહજ છે જ્ઞાની આત્મામાં પણ જે જે એમ એમ કહ્યું છે કે જે જ્ઞાની છે ને આત્મામાં પરમ બ્રહ્મ શ્રી એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ અંતર્યામી રૂપે ત્યાં છે એટલે એની અંદર એ આત્માની અંદર પરબ્રહ્મ નું જ્ઞાન થવું એના માટે સહજ છે એટલે આ જ્ઞાન માર્ગવાળાનું જ્ઞાની ની વાત નથી એમને ના એની વાત નથી અચ્છા એની વાત નથી એ જ્ઞાનીની વાત આ નથી જ્ઞાન માર્ગના જ્ઞાનીની વાત ચાલે છે ને એટલા માટે બધા કન્ફ્યુઝ થઈ ગયા નહીં નહીં એ વાત નથી હવે ટીકા લઉં છું જે હા जितने जीव है इनमें से ज्या जीव को ज्या प्रकार से उद्धार करीबे की प्रभु की इच्छा હોય है या बा प्रकार के गुरु के उपदेशानिक तु અવિદ્યારૂપ ઉપાધિકો નાશ હોય એટલે આ જગતમાં જે જીવો હોય છે ને જે પ્રકારે ઠાકોરજી ઈચ્છા ઉદ્ધાર કરવાની ઈચ્છા રાખે તે પ્રકારના ગુરુની પાસે જઈને ઉદ્ધાર કરવાની અને અવિદ્યા નાશ કરવાને હોય છે નામ રૂપ સહિત જળ જીવાત્મક સબ જગત અક્ષર બ્રહ્મ હે તો જ્ઞાન હોય છે ત્યારે તેને નામ રૂપ સહિત આ બધું જગત અક્ષર બ્રહ્મ છે એવું જ્ઞાન થાય છે હા तब गंगा जी के तीर पे रहवे वारो गंगा કો ભક્ત એટલે ગંગાજીના તીર પર રહેવા વાળો ગંગાજીનો ભક્ત भक्ति की अधिकांशु जैसे गंगा प्रवाह में ही मूर्ति रूप गंगा जी को दर्शन करे એટલે ભક્ત જે છે એને ભક્તિની અધિકથી ગંગાજીના પ્રવાહમાં મૂર્તિરૂપ ગંગાજીના દર્શન થાય છે जैसे जगत तथा अपने आत्मा को अक्षर ब्रह्मात्मक जानी वे वारो ज्ञानी अपने में पर ब्रह्म श्री कृष्ण को देखे है તેવી રીતે જગતમાં જે જ્ઞાની છે તે પોતાના આત્મામાં અક્ષર બ્રહ્મ રહે છે શ્રી કૃષ્ણ રહે છે એવા દર્શન થાય છે क्यों जो अक्षर ब्रह्म है तो पुरुषोत्तम को निवास है કારણ કે અક્ષર બ્રહ્મ તો પુરુષોત્તમના રહેવાનું સ્થાન છે નિવાસ સ્થાન રૂપ અક્ષર બ્રહ્મ કે જ્ઞાનતુ તામે રહેવે વાળો પુરુષોત્તમ કો દર્શન સહજ મેં હોય છે તેથી અક્ષર બ્રહ્મને આ જ્ઞાન થવાથી પુરુષોત્તમ પોતાના આત્મામાં રહે છે એ તો સહજ વસ્તુ છે એવું જ્ઞાન એના માટે સહજ છે જ્ઞાન એવું સહજ છે એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે આગળ આપણે જોયું કે અવિદ્યા હતી હવે અવિદ્યા દૂર થઈ અને એને બધું પોતાને જીવને એવું લાગે છે કે આ બધું અક્ષર બ્રહ્મ છે ને બધું સમાન છે એટલે એ જ્ઞાનીને પોતે પરબ્રહ્મના દર્શન પોતાને આત્માના અંતરાય આત્મામાં જ રહે છે એવું જ્ઞાન થાય છે બ્રહ્મબોધનમ થયું એવું એટલે સમજવાની વાત એ છે કે આમાં એ વાત કીધું કે જે જીવને આ પ્રકારે પોતાનો ઉદ્ધાર કરવાની ઠાકોરજીની ઈચ્છા હોય એ પ્રકારે એ વ્યક્તિને ગુરુના ઉપદેશ દ્વારા એને સાચો માર્ગ મળે છે અને અવિદ્યા રૂપ એની ઉપાધિનો જયારે નાશ થાય ત્યારે નામ રૂપ સહિત એટલે કે જળ જીવાત્મક જગત બધું બ્રહ્માત્મક છે એવું જ્ઞાન એ વ્યક્તિને થાય છે ત્યારે ગંગાજીના તીર ઉપર રહેવા વાળો ગંગાજીનો જે ભક્ત છે એને ભક્તિના કારણે ગંગાજીના પ્રવાહમાં પણ ગંગા દેવીને જુએ છે જે રીતે મેં કાલે એક્ઝામ્પલ આપ્યું કે વૈષ્ણવ હતા તો યમુનાજીમાં એટલા માટે પગ નહીં રાખતા કે યમુનાજીના જલમાં એમની એવી અનુભૂતિ હતી સાક્ષાત યમુનાજી છે તો ગંગાજી ઉપર પગ કેવી રીતે રખાય તો ભક્તિ ની અધિકતા ને કારણે ગંગાજી ના પ્રવાહ માં જેવી રીતે એને ગંગા દેવી દર્શન થાય છે એવી રીતે જગતમાં અને પોતાની આત્મા એ બંનેની અંદર અક્ષર બ્રહ્મને જાણવા વાળો જે વ્યક્તિ છે એને પરબ્રહ્મ શ્રી કૃષ્ણ દેખાય છે એટલું સરળતાથી એને કેમ જ્ઞાન થાય છે કેમ કે અક્ષર બ્રહ્મ છે તો પુરુષોત્તમનું નિવાસ સ્થાન છે અને નિવાસ સ્થાન રૂપ અક્ષર બ્રહ્મના જ્ઞાનથી એમાં રહેવા વાળા પુરુષોત્તમ નું દર્શન એને સહજતાથી થાય છે કેમ કે પોતાની આત્માને એ અક્ષર બ્રહ્મનું રૂપ માને છે એટલી સરળતાથી અને દરેક જગ્યાએ આખા દુનિયાના દરેક પદાર્થની અંદર નથી હવે તમારે જે ટીકામાં પહેલી લીટી છે ને કે જીતને જીવ દિનમે તું જા જીવ કો યા પ્રકારથી ઉદ્ધાર કરીવે કે પ્રભુની ઈચ્છા હોય એટલે બધા કેટેગરી બતાવી એમાં હા એટલે દૈવી અને આસુરી એટલે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા ત્રણ પ્રકારના જીવોમાં એટલે જેટલા જીવ છે એટલે કે દુનિયાના બધા જીવો એમાંથી જે જીવ માટે એટલે કે પુષ્ટિ અને પુષ્ટિ જીવ અને મર્યાદા જીવ માટે જે પ્રકારે ઉદ્ધાર કરવાની પ્રભુની ઈચ્છા હોય એટલે કે કોઈને મુક્તિ આપવા માંગે છે કોઈને ભક્તિ આપવા માંગે છે તે જીવને પોતાના અધિકાર અનુસાર સાચો માર્ગ પ્રાપ્ત કરાવે છે ભગવાન બધાને બધી વાત સમજાઈ જતી નથી એ વાત અહીંયા સમજવી જોઈએ એટલે ઠાકોરજી ચૂઝ કરે કે સિલેક્ટ કરે કે આ ભક્તને આટલી વસ્તુ આપવી હા એમ સૃષ્ટિના આદિમાં જ જયારે ભગવાન દૈવી અને આસુરી જીવોનું વર્ણન કરે છે તો ભગવાન એવી ઈચ્છા રાખે કે પુષ્ટિ જીવોને ભક્તિ મળે મર્યાદા જીવને મુક્તિ મળે અને જે પ્રવાહી જીવ છે એને આ સંસાર મળે તો ત્યારે ભગવાન એમ જીવોના ફલ નક્કી કરે છે એટલે પ્રવાહી જીવ ગમે એટલી કોશિશ કરે પણ એને મુક્તિનો ઉપાય નહીં મળે કે ભગવત પ્રાપ્તિનો ઉપાય નહીં મળે પુષ્ટિ જીવ જે છે એ ગમે ત્યાં રખડે ભટક્યો પણ ક્યારે ને ક્યારે ફરી એને સાચો માર્ગ મળશે ભગવાનને પ્રાપ્ત કરશે એમ બરાબર સમજ પડી આવજી તો જે જીવ માટે ભગવાનની જેવી ઈચ્છા હોય જે પ્રકારે ભગવાન જે જીવને જે ફળ આપવા માંગતા હોય એ જીવને એ રીતનો માર્ગ ભગવાન યથા સમય એને પ્રાપ્ત કરાવે છે બરાબર છે જી હા બોલો અને બારમા શ્લોક માં ભક્ત ની જે શરૂઆત બતાડી એવું સમજવાનું છે અને તે અગિયાર અને બાર શ્લોક માં ભક્ત ની નથી જીવ ની વિષય સ્ટાર્ટ કર્યો છે એટલે જીવ પ્રભુ તરફ જઈ રહ્યો છે એટલે કે જેટલા પણ જીવ છે એમનું સ્વરૂપ શું છે અને કયા જીવને કેવી રીતે કયું ફલ મળે ભૌતિક આધ્યાત્મિક અને આદિદૈવિક એ વિષય સ્ટાર્ટ થયું છે અને અહીંયા હવે એમની ભક્તિ વધી છે એવું એટલે હવે જે વ્યક્તિને ભૌતિક ફળ મળે જે જીવને પ્રવાહી જીવને તેને સંસારમાં જન્મ અને મૃત્યુ પ્રાપ્ત થાય છે મર્યાદા જીવને આધ્યાત્મિક ફળ મળે તો અક્ષર બ્રહ્મના લેવલ ઉપર મુક્તિ મળે છે અને પુષ્ટિ જીવને આદિદૈવિક ફળ મળે તો એને આદિદૈવિક સ્વરૂપ એટલે શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય છે તેમ ત્રણેય પ્રકારના જીવોને જે લેવલ પર કયું ફળ કેવી રીતે પ્રાપ્ત થાય એ વાતને અહીંયા સમજાવી રહ્યા છે એ આ ત્રણ શ્લોકમાં સમજાવ્યું સમજાય હા બોલો ઉપાધિ નાશે વિજ્ઞાને અને બ્રહ્માત્મ બ્રહ્માત્મત્વાદ બોધને એટલે પહેલા ઉપાધિ નાશ થાય પછી વિજ્ઞાન થાય ને પછી બ્રહ્મ એ ક્રમ વાઇઝ આવશે કે પહેલા અવિદ્યા જાય પછી બ્રહ્મ પોતાની આત્મા તરીકેનો બોધ થાય અને પછી જેવી રીતે ગંગા તીર ઉપર બેઠેલા વ્યક્તિને ગંગાના પ્રવાહમાં પણ દેવીના દર્શન થાય છે ભક્તિની અધિકતાને કારણે એવી રીતે જેને બ્રહ્મનો બોધ થયું છે એ વ્યક્તિને જગતના દરેક પદાર્થમાં આયુર્વેદિક પરબ્રહ્મ શ્રી કૃષ્ણને જાણે છે એટલે ક્રમ વાઇઝ જ છે ને એમ હા અક્ષર બ્રહ્મ રૂપ જાણે છે રહેવાનું સ્થાન છે એમ માને છે એટલે એના આત્મામાં અંતર્યામી છે એમ માનીને એ પછી કોની ઉપાસના કૃષ્ણની ઉપાસના અક્ષર બ્રહ્મની જ્ઞાની હશે એટલે કે જ્ઞાન માર્ગી હશે તો નિરાકાર અક્ષર બ્રહ્મની ઉપાસના કરશે અને ભક્ત છે તો એ પોતાની આત્માની અંદર પરબ્રહ્મ શ્રી કૃષ્ણને જોશે એટલે રાજા અહીંયા જ્ઞાની ની કેટેગરીમાં બંને આવી શકશે ને હા બંને પુષ્ટિજીવ પણ અને મર્યાદા પણ મોબાઈલ મોબાઈલ દેખાય છે ટેબલ ટેબલ દેખાય છે એમ ન દેખાય ને એ પદાર્થો ની અંદર આ બ્રહ્મનો જડંશ છે બ્રહ્મ બ્રહ્મનો ચેદંશ છે એવી એની દ્રષ્ટિ બને પુષ્ટિ એનાથી એક સ્ટેપ આગળ વધે છે મર્યાદા વાળો જે ભક્ત છે એમને અક્ષબ્રહ્મ જ એનો ત્યાં કરીને અક્ષબ્રહ્મ સુધી એનો લય થઈ જશે અને જે અહીંયા અંતરાત્મામાં જે પરબ્રહ્મના દર્શન કરે છે એ પાછો ભક્ત કહેવાશે ને એ પુષ્ટિ ભક્ત થશે ને એટલે બંને કેટેગરી અહીંયા જ્ઞાની શબ્દથી લેવાની બંને વાત અહીંયા સમજવાની છે કેમ કે બ્રહ્મન બ્રહ્માત્મા તો બોધન તો બંનેને થશે પુષ્ટિ જીવને પણ થવાનું છે અને મર્યાદા માર્ગીય જીવને પણ થવાનું છે મર્યાદા જીવના પાસે એ વ્યક્તિ કેવલ એની અંદર ધામીને નહીં જુએ કેવલ પરબ્રહ્મ મતલબ આ બ્રહ્મનું સ્વરૂપ છે એટલી એની બુદ્ધિ બનશે અને જે વ્યક્તિ ભક્ત છે એ વ્યક્તિ એની અંદર પરબ્રહ્મ શ્રી કૃષ્ણને ધામી તરીકે જોશે હાજી હવે આપણે એવું કીધું ને કે જ્ઞાની જે હશે મર્યાદા માગીએ એને બધું પરબ્રહ્મ દેખાશે બરાબર છે તો પુષ્ટિ માર્ગની એ કઈ રીતે દેખાય એ કેટેગરી આપણે ઊંચી કીધી તે કઈ કઈ કેવી રીતે કઈ કેટેગરી કહેવાય આપણને એવી રીતે દેખાય કે આપણી આત્મામાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણ છે આપણે જેવી રીતે પોતાના ઘરને નંદાલય માનીએ છીએ અક્ષરબ્રહ્મ માનીએ છીએ એવી રીતે પોતાની આત્માને પણ બ્રહ્મનું સ્વરૂપ માનીને એની અંદર અંતર્યામી રૂપ ભગવાન શ્રી કૃષ્ણ બિરાજી રહ્યા છે ને ભગવાને ધારણ કરેલા બધા નામ રૂપ કર્મ છે અને આપણે પોતે અને જળ જીવાત્મા બધું જગત પણ એ રીતે પરબ્રહ્મને સમજશે આપણે કઈ પરબ્રહ્મ તો જાણવાનું બધી વસ્તુ એવું થયું ને પુષ્ટિજીવ જાણશે મર્યાદા જીવ નહીં સમજે અચ્છા પુષ્ટિજીવ સ્વરૂપ સુધી જાય છે જે પરબ્રહ્મ કૃષ્ણ છે મર્યાદા જીવ જે છે કેવલ આધ્યાત્મિક લેવલ સુધી જાય છે જે અક્ષર બ્રહ્મ છે બરાબર હા હા ઠીક છે આજનો અહીંયા રાખીએ સમય થઈ ગયો છે પછી આગળ વાર્તા જે છે તો હવે આ સંબંધી બીજા કોઈ પ્રશ્નો હોય તો નેક્સ્ટ ક્લાસમાં આપણે એને ડિસ્કસ કરશું નહીં હોય તો આગળ